કઈ પણ દુઃખ દુઃખ રહિત દુઃખ થાય નહીં એવી જગ્યા ક્યાંથી મળે એ લોકો પૈસા મળે છે પૈસા મોજી જાય છે માન મળે છે માનમાં મોજી જાય છે પર્વત સાધુ દુઃખ નહીં ભય ભય નહીં શું પડે ભય દીદીઓ કહ્યું છે તારે નિર્ભય થવું છે ચિંતા ભગવાને તારા ઉપરી એવું કહું છે કે ભગવાન તારા ઉપરી આકાર ભગવાન પછી એની ભગવાન છે કે તારે સ્વતંત્ર ને આપણે જ્યાં સુધી ઓળખીએ નહીં ત્યાં સુધી એમને આપણે ઉપરી કેવી રીતે બનાવી રાખી તારું સ્વરૂપ જ છે તારું સ્વરૂપ જ ભગવાન છે અત્યારે તું મારી શું નામ છે કમલેશ હું મિનેશ છું માની બેઠો છું કમલેશ હું કમલેશ તે માની બેઠો છું પણ ખરેખર તે નથી આ તો લોકો આ દેહ નું નામ કાઢેલું કમલેશ લોકોએ કહ્યું કમલેશ એટલે ત્યાં પણ માની લીધું હું કામ ગરીબ હું આ ભાઈ નો છોકરો થવું બીજી વાર ગરીબ આનો મામો થયો લાગો થયો ભૂવો થયો રામ ગરીબ આનો ધનિક થયું કેટલી રોંગી લોકો ઘટી ચડે રોંગી લોકો કેટલી ઘટી ચાલી બહુ તરફ બેસી ગઈ છે એ હવે તને પ્રેક્ષે કરી આપીએ ખરેખર રામગીરી એટલે ઊંધું દર્શન મિથ્યા દર્શન મિથ્યા શ્રદ્ધા અને તને સંયમ દર્શન આપીએ સંયમ શ્રદ્ધા તું કોણ છું કે તને બતાવીએ એ શ્રદ્ધા ઘટી જાય એટલે તું મુક્ત થઈ ગયો સત્ય સત્ય જાણવું કેવી રીતે સત્ય જાણવું કેવી રીતે આ જોઈએ છે ચિંતા મુક્ત ભય મુક્ત ખબર ને સંસારમાં રહેવું છે પણ આ જોઈએ છે તો ક્યારે પેપર વાંચવામાં આવે જયારે તને ખબર પડે ત્યારે લાભ થાય છે સમજ છ મહિના તારે ઘેર નહીં કરી બે દાડામાં પ્રોગ્રામ આઈડિયા આવે ને અને ક્રમિક એટલે કામા બોલ્યા કામા કામા કામા કામા આવ્યા પછી પુસ્તક ના તો તૃપ્તિ ના થાય ને તૃપ્તિ આ તૃપ્તિ માર્ગ ક્રમિક માર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ અચલ માર્ગ એટલે લેફ્ટ માર્ગ ભલે ભલો સમજ તમે થોડું ના સમજ કહેજો હા આ ગુનાખાની વાતો છે ભોગી બહારની વાત નથી તમે નહીં તમારા આત્મા કબૂલ કરે તો જ બાંધજો આ માનવા જેવી મારી વાત નથી તમને આત્મા કબૂલ કરે તો જ ક્રમ કેવી રીતે પમાય એમાં સ્ટેપ બાય સ્ટેપ જે જવું જોઈએ તેને બદલે જે સ્ટેપ છોડીને આપણે જે વાત કરી કે સ્ટેપ વગર આપણે આ ફૂલ સ્ટોપ પર પહોંચી જઈએ તો તે કેવી રીતે કે કરમ માર્ગના કરમ માર્ગી રીતે જે પુસ્તકમાં પોગી જવાનું હોય કે કેવી રીતે પહોંચાયા બહુ ઈચ્છિત તો ને હવે આવી આને ઘણીત નથી અબ સુબાર સે લોમ આવી જે ગઈ અમારી કુખાતું હાતાઈ કોનું સુનાઈ હાં માનને કુખાથી બધું ખાય તમારે કશું કરવાનો નહીં તમાજો ધ્યાન મારા પર દેખાડ અને રીત તમારે જો રીત તમારી રીતે કરવું હોય તો માર્ગ બતાવો બતાવું તમારે રીતે કરવું હોય આ કામ થતું નથી એટલે નથી બતાવતો એવું તમે એટલી એટલી શક્તિ જ રહે ને એટલી જાગૃતિ જ રહે બતાવું તો માર્ગ જરા બતાવો બતાવો શું પાછું નામ છે શશિકાંત કોઈ તમે આમાં મળે અને શશિકાંત તમે નારાયક છો આમ છો તેમ છો તો તમને અસર થાય કરી ના થાય એટલે ખુશ થઈ ગયા છો કોશિશ કરી છે કોશિશ કરેલી છે ના ખુશ છે બની શકે એટલું પતાવ્યું છે બની શકે એટલું પતાવ્યું છે બની શકે એનો એટલે રસ્તો ને બની શકે એટલું કર્યું હું આવ્યું પછી વાત થતું ને આત્મા હોય થયા હોય તો ત્યાં આગળ સૂર્ય કરવું ના પડે કોચી કોચી જોર નથી એ કોશી જો કરતા છે અનંત કાળથી પરિભ્રમણ કરતા સહવાસ રહેલો હોય છે એ અસંસ્કારને કાઢવા માટેનો પ્રયત્ન એને આપણે કોશિશ કરી શકીએ ઘણા કાળના ઘણા કાળથી આત્માને અસંસ્કાર લાગેલો હોય છે હવે અસંસ્કારને કાઢવાના પ્રયત્નને હું કોશિશ કરું જે કાઢી રહ્યા છે ને એ બીજું જ કાઢી રહ્યા છે જે કાઢવાનું તે કાઢતા નહીં અને જાણો કા કાઢવાનું છે કઈ તાર પર ધારણા સાધન છે આત્માને અનંત કાળના પરિભ્રમણ નું કારણ શું આત્માને અનંત કાળ ના પરિભ્રમણ નું કારણ શું એ વૈજ્ઞાનિક કારણ શું થયું છે પોતાની દુનિયા બનાવી છે કોઈએ નહીં કોઈએ નહીં કોઈએ નહીં તો ભણી કેવી છે સ્વયંભૂત છે તો આત્મા બીજી શું વસ્તુઓ છે એક જ છે બીજી કોઈ વસ્તુ છે પંચાક્ષિકાય નું જે પાંચ સ્વરૂપ છે તે આત્માની સાથે તે રીતે રહેલા છે પંચાક્ષિકાય નું જે પાંચ સ્વરૂપ છે તે આત્માની જોડે રહેલા છે પંચાક્ષિકાય પંચાક્ષી એટલું એકત્ર થી બહુ જીવ્યો એ રહેલા છે પાછા આત્માની જોડે પાંચ મહાભૂત પાંચ મહાભૂત ને પંચાસી અસ્તી કયા કયા કયા તંત્રથી કયા કયા ધર્મ ધર્મ અધર્મ ધર્મ અધર્મ જીવ અને આકાશ પર્યાય સ્વરૂપ છે અસ્થિકાય નથી કાળ દ્રવ્ય છઠ્ઠા દ્રવ્ય તરીકે ગણવામાં આવે છે આ દ્રવ્ય છે તે અવિનાશી દ્રવ્યો સમજાય તો ટૂંકા પાડી શકાય અને સોનું અને આ બીજી ધાતુ હોય એના માટે ભેદ વિજ્ઞાનની જરૂર ક્યાંની ભેદ વિજ્ઞાન લાઈન ઓફ

જ્ઞાની ઓળખાણ કલ્પના થી નક્કી થાય છે એ મનની કલ્પના થી નક્કી થાય છે હા વિતરા પર વિતરા વર્ષ જ્ઞાન તો છે પેલો ઓળખવા ફરે છે ને પ્રયત્ન કરે ત્યાં ત્યાં અને ત્યાં જઈને આવકાય તો કઠોર આપણે તેના ઉપયોગ લઈ લો ખાત ને બેગોડી આવે એને આપણે સાચો છે ખોટો છે જાણવા શું કરવું પડતું કસી પસંદ તો ધરાવો બધો સારું કહેવાય લક્ષ્મી ધરાય છે લક્ષ્મીજી ખખડાવા લાયક જ હોય છે લક્ષ્મીજી ખખડાવા જો બોલો હોય તો બેંક કાપી શકતા હતા પરીક્ષા કોઈ પણ રીતે કરી શકાય સરકારીને ગાવ દઈને ખબર પડે અપરાધ થાય ત્યારે અપરાધ મુદ્દાનું અપરાધ અમે રક્ષણ કરીએ તમારું પણ તમે પરીક્ષા આપો ને માનવીય થતા વિતરાગ રહે અને જ્ઞાન તો શું લઈ શું પામશે આપણે બસ કહીએ દઈએ નહીં કે સાહેબ મને આટલું કેટલા વર્ષમાં આપશો તો એ પછી વધી નિવાસ પછી આમાં કેટલા વખત થયો તપાસ જઈ જાય આજે જ્ઞાની ને નામે કેટલાય લોકો જ્ઞાની તરીકે નીકળી પડ્યા છે તો ત્યાં પૂજા ખાવી હા તે અંદર પણ આપે આપે ઘરે લોકો લોકડું કે તમે લોકડું આપી મારે મુક્તિ છે નમરે નમરે આપે ઘરે મુક્તિ લેવા દેવાની ચીજ છે આશીર્વાદ કેટલા થતા <coughs> સાચા જ્ઞાની મળે સાચા જ્ઞાની મળે અને એની કૃપા થાય જ્ઞાની ના બુદ્ધિ છે બુદ્ધિ વધારે અને બુદ્ધિ કાર્ય કયા પ્રકૃતિ લોકો કેવા એ ખબર ના પડે બુદ્ધિ બુદ્ધિ જ્ઞાની લોકો મોટા લોકો ગુરુ ને ધર્મ માં ગુરુ ની ભૂલ ખાતો આવ્યો છે અનંત કાંતિ જીવ દેવ ગુરુ અને ધર્મ માં ભૂલ ખાતો આવ્યો છે ગુરુ જ ભૂલ ખાતો આવ્યો છે ગુરુ માં ગુરુ માં દેવ ગુરુ ને ધર્મ માં ગુરુ આપવાનું કેસ એવું આપણે આપતા સમજાવું ને પછી આપણે કેવું હું બીજી બીમાર જ થાય છે ના કહેવાય પૂછીએ કે તમે આવી ભોગ કેટલો થાય છ મહિના છ મહિના પચીસ હજાર માણસો ત્યારે મુક્તિ મેળવી ઉપાદાન નો સગો છે એ ઉપાદાન સગો ઉપાદાન તો લોકોએ નામ કર્યું અને બધા બધા કર્યા ત્યારે શું કર્યું ઉપાદાન પુરુષાર્થ માર્ગ માટે યોગ્ય નથી આ લોકો પોતા કહી ભર્યું ને હું ખોટો નથી તું ખોટો છું નિમિત્ત ખોટો હશે શું ઉપાદાન ખોટું હોતું નથી આ તો મોહનું કાર્ય ભૂલ ખોટો હોય ઉપાધ્ય ખોટો હોય સાથે વિગત ના ખોટું છે શકે ને ઉપાદાને ખોટું હોય શકે ખોટું હોય વાત ઉપાદન ઇન્ડિયા વગર ઉપાદન કોણ હતો ઉપાસના તો એક હજાર રોજેલા ત્યાં મૂકી દીધી મોક્ષ મોક્ષ જરૂર છે એ કોઈ પણ તત્પર નહીં જાણે છે અથવા તત્પર જાણતું તો હું જાણું છું રોગ થઈ જાય કોરો ટોકો કોરો કાગળ રોગ આવે ધ્યાન તે કર તમે સમજાયા ધ્યાન કરતા મોક્ષ એટલે શું કોઈ માત્ર એવું જ્ઞાન એવું જીવન હોવું જોઈએ એટલે એને સમ્યક દ્રષ્ટિ કહેવાય એટલે એને સમ્યક દ્રષ્ટિ કહેવાય સમ્યક દ્રષ્ટિ નહીં સાહેબ સુગીતાને પરમગીતા કે કેટલા હતા છે જે સહાયક દર્શન પામે અથવા સમ્યક દ્રષ્ટિ હોય તે અભક્ષ આહાર કરે અથવા એને એવો ઉદય હોય એમ મનાય જેને સહાયક સંકેત હોય એ અભક્ષ આહાર કરે એને એવો ઉદય હોય હા દુકાન પણ જોશો નહીં એને હાથે ત્યાં રોજ ધ્યાન બંધ થઈ જશે જોજો એના બીજું આચરણ વાતને જોશો નહીં માત્ર ધ્યાન લોક ધ્યાન જયારે બંધ થાય તેનો મોક્ષ છે એક અવકાશ છે બાકી આખો ગાળો ભરેલો હોય તે પ્યારા પ્યારા છૂટે આમ રોજ ચોરિયા કરતો હોય કર્મ ઉતાર કાયમ જાગૃતિ બધી પેલા ઘનમૂર્તિ આખી જાગૃતિ બધી એને આ હતા પાંચ રૂપિયા ના પ્યાલા તેના બધું ઓછી જાગૃતિ કઈ નહીં તો પછી મન ની સ્થિરતા જીવ ક્યારે પામે તો પછી મન ની સ્થિરતા જીવ ક્યારે પામે મન ની સ્થિરતા ને મન વસ્તી જાય થાય જોયું એને મને પિતા રાખતો તમે પછી લાભ એનો દાડો આપણે શું કર્યો આત્મા સીતા છે એટલે મનને આત્મામાં સ્થિર કર્યું એવો આપ અર્થ કયો છો એટલે મનને આત્મામાં સ્થિર કર્યું એવો આપ અર્થ કરો છો મન વચન કરવાનું અક્ષરે બોલાય મન થઈ ગયું થઈ ગયું હે થઈ ગયેલું હા એ કોલેજ ના પ્રિન્સિપાલ પીએચડી પેલા થઈ ગયા શું છે છ વર્ષે અક્રમ વિજ્ઞાન એટલે વિજ્ઞાન છે એ ધર્મ નથી ગરીબ માં એ ધર્મ છે શું છે વિજ્ઞાન શું ના કામ કરે જો કે છે ચોવીસ કેટલું જ્ઞાન પ્રકાશ છે અને સબ જુદી છે શું છે જોબ જુદી છે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ માં ચાલુ છે મન છે નાની વિહોણી ભૂમિ તો છે નહીં જ્ઞાની હશે હોતા જ નથી જ્ઞાની પૂરો હોતા જ કોઈ હજારો હજારો હું તમને બહુ હજારો વર્ષે કામ કરે છે હજારો વર્ષે કોક થયો જ્ઞાની દુર્લભ દુર્લભ વસ્તુ છે એટલે મારું કહેવાનું કે હું તે વાત આચાર્ય મારા દીકરા બહુ કરી રહ્યા છે પણ શ્રમિક માર્ગ બંધ ગયો શું કરે ફાંકી ગયા શું કરે શું થાય એને આ તો ધ્યાન રહ્યું ધ્યાન થયા આ તો ધ્યાન રહ્યું ધ્યાન થાય તો સાચી વાત શ્રમિક માર્ગ શ્રમિક માર્ગ સારો થયો કરે કોઈ માણસ શ્રમિક માર્ગ નો ધર્મ પાડતો ડાયરેક્ટર માર્ગ મને આચાર્ય પૂછ્યું આચાર્ય એ રીતે ક્રમિક માર્ગ ખરાબ હા થઈ ગયા છે એનું બેઝમેન્ટ સ્ટડી ત્યારે શું પણ ચાલે મનમાં જેવું હોય એવું વાણીમાં બોલે અને એવું વર્તનમાં હોય ત્યાં સુધી કરવું ત્યારે મારા પ્રત્યે તો મારામાં છે જ નહીં બંધ થઈ ગયું આપણા માટે હોય તો અક્રમિક માર્ગ નો જે ધબ આપે છે કઈ કહી શકાય કહી શકાય કહી શકાય આમ ચોક્કસ બોલવું કહી શકાય દ્રઢતાપૂર્વક કોઈ ગુરુ એની સાસુ પડી જાય નહીં કાચું ભગવાન છે ભગવાન ભગવાન કહેવાય થોડું થતું થાય શું ધંધો કરશે કઈ નથી કરતો સર્વિસ માટે પેલા ધંધો હતો મુંબઈમાં અત્યારે કઈ નથી સર્વિસ નથી કરી પણ પેલા મુંબઈમાં ધંધો હતો અત્યારે કશું નથી કરતા મતભેદ પડતો નથી મતભેદ પડતો નથી ના નહીં કોઈ કોઈ વખત સંસ્કારને કારણે કોઈ વખત કાયમ થઈ ગયો કાયમ નું કેમ ત્યારે તો આ બીજ રહી હોય એ ક્યારે ફૂટમોટ ઘર થાય કહેવાય એટલે આનો કે મને થતો નથી તો નિવેડવા તમારા આશ્ચર્યાન અધિધાન થાય છે ક્યાં પસંદ ના થવું હા એને બે ધ્યાન દે છે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન દે આ કાળમાં શુક્લ ધ્યાન નહીં હોવા છતાં એને શુક્લ ધ્યાન બહુ આનંદની વાત છે આપણે મતભેદ નથી પૂછતો કરે તમને નમસ્તે આપીને કારણ પેલા એક આવ્યો મળવા માટે તારે મળ્યો ચાર વર્ષ એક વાર આવેલા

તે ધર્મ ને માનીએ પણ જે ધર્મ થી સંસાર નાશ થાય એ ધર્મ સ્વીકારો રહ્યો જૈન થી જ મોક્ષ છે તે ભૂલી જવું એટલે જે પણ કોઈ ધર્મ થી સંસાર નો નાશ થાય એ ધર્મ સ્વીકારો જૈન ધર્મ થી મોક્ષ છે એવું નથી માનવાનું એવું નથી એવું નથી કહેતા જૈન પુસ્તક ખપાવવું જૈનો ને જૈન પુસ્તક નો ખપાવે તો જ આત્મધ્યાન જૈન પુસ્તક ખપાવે આત્મધ્યાન થાય એ જૈન પુત્ર આવું જોઈએ તેવું જોઈએ તેવું જોઈએ તેવું છે રાતે ખાવું ના જોઈએ ફળવું ના જોઈએ એ બધો આગ્રહ શું છે એ રાહગીરી પહોંચે બધી તમે વૈષ્ણવ ના મંદિર માં જાઓ છો જૈન ના મંદિર માં ઠેકડા જાઓ છો બધા મંદિર માં બધા મારા અહીં પાલ મૂકી ક્યારેય ના થાય મારું કામ છે ત્યાં મોક્ષ ના થાય શું ચિંતા થાય કે સમજાય છે સમજાય છે ઉપાય થયો ચાલુ અને શું પોતાની અજ્ઞાનતા નો વિજય છે આ શું છે ચિંતા નું કે ન જતું શું અને આ નાના પ્રકારની ચિંતા અત્યારે કેટલા કેટલા રૂમ થઈ ગયા એવી કેટલા જગ્યાએ અને કોઈ ઓળખાણ વાળા આવે જીત વાળા એ બે જણ ઓળખાણ વાળા હોય અને બીજા તો હાથે બીજો બીજા છે ભાઈ રાતે હાડા ચાર ગયા એમ કે આવો આવો પધારો બે પેલા હાથ નવ જણ મેં તો ભર્યા થોડા ઘણા બહાર જવું પેલા બધાને આવો પધારો હો બોલે પણ મનમાં કે છે અત્યારે કેતી હું આસાર કેતી હું આસાર કેતી હું ડેવલપ ને લોકો ડેવલપ ને લીધે આસાર કેતી હું આ હું ચિત્રમય અંદર બહાર અંદર ચિત્ર આવો હતા કે બહાર ચિત્ર આવો બધા ભલે એવું કોઈ જગ્યાએ ન કરવું જોઈએ એવું ના કરવું જોઈએ હવે એવું થાય પછી હા પાછા પાછા ફંડાઈ જોઈ એ આટલી આટલી અરે હું બોલીને મળે શું આટલી બ્રાંડી તક ના ચા ચા તાર પેલા સુધી જવું

અમને મુશ્કેલી લાગતી જ નથી અવારનવાર આવી રીતે મહેમાનો આવે છે અવારનવાર આવી રીતે મહેમાનો ગમવું ના ગમવાનો સવાલ જ નથી રહેતો એ મહેમાન એ તો મહેમાન જ કહેવાય એમાં ગમવું ના ગમવું એવો સવાલ જ નથી રહેતો ના રહેવો જોઈએ અત્યારે જીવન શું દિશા છે હા છે જોતો ઉનાળો તેનાથી આખી રૂમ નાખે પણ પેલો બફારા નથી

ભગવાન મહાવીર પાસે ગયા સાહેબ બધા શાસ્ત્રો અડતાલીસ આગળ પૂરા થઈ ગયા છે અને બધા ધારણ કરેલો છે મારા હતા કેટલા રહ્યા છે ભગવાન આત્મા ધર્યો કે ભારે કેટલા રાખી રહ્યા તે ઘાસનું ઉકેલ આવે ત્યારે તમે રૂપિયો આપ્યો હોય તમારે ઘાસનો તો આ તમે સો રૂપિયા આ મન ઉપર બધો ઉઠ્યો શું થયું આખી રાત રડવા દે આ લોકો તો રડાય ના દે બાર લડીએ નહીં એ ચાપ્યો ચાપ્યો હોય ના દે ઠીક લાગે છે આપણે આમાં આગ્રહ રાખે ને આપણે આ તો નિરાકરણ કેવું વિતરાગો નો વિરાટથી મારે તો તે રહસ્ય જાણવું હતું એ તો આક્રમ માર્ગી જપ જે છે એનું રહસ્ય જાણવું વૈજ્ઞાનિક જપ છે અને એ કરાવે તમારે કરવાની એ તમને ચેપે એ સમજીએ જે છે આ બધું કદાચ કંટ્રોલ માં ભાઈ સૂર્યતાવાળા હોય ને કંટ્રોલ માં ના આત્માની શુદ્ધ ભાવના ઉપર એનો આધાર રાખે છે આત્માની શુદ્ધ ભાવના ઉપર એનો આધાર રાખે ભેળ ભેળ બજારમાં શું ભાવ છે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા આજકાલ વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા ભેડ ના આ કિલો ના ભેડ વાળવા વીસ રૂપિયા કિલો પરમાત્મા એક ક્ષણ ભૂલી જાય ના બિલકુલ નહીં એક ક્ષણ સો વર્ષમાં કોઈ એક ક્ષણ ભૂલ્યા નથી ના પ્રમાદ પ્રમાદ હોય નહીં આત્મા છે ત્યાં પ્રમાદ નથી પ્રમાદ છે ત્યાં આત્મા પ્રમાદ મહત્વ શું છે સાધનામાં અપવાદ શું ઉપવાસ કરે છે ઉપવાસ નું મહત્વ અજીર્ણ થયું હોય તો સારું કે અજીર્ણ થયું હોય તો સારું અને બીજું જેને સંયુક્ત થયું હોય એને ઉપવાસ સારા મિથ્યાથી નો ઉપવાસ મિથ્યાચરણ વધુ કરનારા આપણે ઘણું થોડું સમજણમાં આવે છે ઉપર મિથ્યાત્વ દશામાં મિથ્યાત્વ મદદ કરશે સંયુક્ત દશામાં સંયુક્ત મિથ્યાત્વ દશાના ઉપકાર ગોળ વગર કરાય શું કહેવાય ભારત દેશનો વગર કરે અને આટલા ઉપર

આત્મા થઈને આત્મા બોલ્યો આત્મા થઈને આત્મા બોલ્યો આત્મા બોલી શકે જ નહીં આત્મામાં અવાજ યોગ નો ઉદય હોય ત્યાં સુધી આત્મા બોલી એવું ખરું કે નહીં વચનાદી યોગ ઉદય હોય ત્યાં સુધી આત્મા બોલી શકે છે એમ કેવાય કે નહીં વચનાદી યોગ નો ઉદય હોય ત્યાં સુધી આત્મા બોલી શકે છે એવું કહેવાય કે નહીં આત્મા બોલી અંગૂઠા અંગૂઠા આ કોણ બોલી દાદા ભગવાન આ બોલી આપણે બોલે છે ગોળી માલકી બની વાણી માલકી વાળી કોઈ જરૂર છે કે માલકી બની કઈ વાણી કોઈ જરૂર હોય પોઈઝનસ પોઈઝનસ બાલકી વાળી કે માલિકી વગર માલિકી હા હા કહ્યું એટલે કહ્યું આ દુનિયા તો માણસ બોલી શકે ખરો કોઈ મહા છે જામનગર ને કોઈ જોડી જોઈએ વાણી પૂતગલ નો જે પ્રમાણે ઉદય હોય તે પ્રમાણે નું વચન નીકળે કે નહીં વાણી પૂતગલ નો જે પ્રમાણે નો ઉદય હોય એ પ્રમાણે નું વચન નીકળે કે નહીં જેને આપ ટેપ રેકોર્ડર કહો છો બોલ્યું કોણ કોણ આત્માની પ્રેરણાથી આત્માની પ્રેરણાથી આત્મા પ્રેરક હોય તો એને કર્મ બંધાય ને બધી એ તો આત્મા જ નહીં આત્મા પ્રેરણા કરી છે તો આત્મા પ્રેરણા એનો ગુણ જ નથી જેવું જીવન આત્મા એ રીતે જ્ઞાની બુદ્ધ આવું હોય ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ ચેતન પ્રેરણા ચેતન કયું ચેતન ચેતન આત્મા સ્વરૂપ આત્મ સ્વરૂપ પ્રેરણા કઈ પણ ચેતન દખલ ના